એ આવો આવો મારા નોનકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો હા વાર્તા રે વાર્તા બાબો ઢોર ચારતા એક છોકરો રીસાણો કોઠી પાછળ બીસાણો <laughs> અરે વાહ ભાઈ તમે બધા તો વાર્તા સાંભળવા આવી ગયા છો જુઓ જુઓ આ જુનાગઢમાં બેઠા બેઠા મિતાલી વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેનપણી મૈત્રી પણ છે ઓહો હો હો બધા સોસાયટીના બાળકો એક સાથે વાર્તા સાંભળવા બેઠા છે મિતાલી અને મૈત્રી સાથે તો સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે શિયાળ અને ઉંદરોનો રાજા <laughs> એક હતું જંગલ આ જંગલમાં ઘણા બધા ઉંદરો રહેતા હતા એકવાર એક લુચ્ચું શિયાળ ફરતું ફરતું ફરતું ત્યાં જંગલની અંદર આવ્યું જ્યાં ઉંદરો રહેતા હતા હવે આ શિયાળ તો બહુ ભૂખ્યું હતું હો બે ત્રણ દિવસથી એણે કાંઈ જ ખાધું નહોતું શિયાળે ઉંદરોને જોયા એટલે એની તો જીભ લડકી એને તો ભૂખ વધુ લાગી એટલે એને એક વિચાર કર્યો કે રોજ ઉંદર ખાવા મળે એવું કંઈક મારે કરવું પડશે એટલે આ લુચ્ચા શિયાળે એક વિચાર કર્યો એને એક યુક્તિ સૂજી અને પોતે તો એક પગે આમ ખુલ્લું મોં કરીને ઊભું રહ્યું કરીને જીભ બાર કાઢીને અને એક પગે ઊભું હો જાણે કોઈ સાધુ મહારાજ તપ કરતા હોય તેમ ઉંદરોએ આ શિયાળને જોયું પહેલા તો એ બધા ડરીને દૂર ભાગવા લાગ્યા હો કે ભાગો આ શિયાળ ખાઈ જશે આપણને પણ શિયાળ તો એમ જ ઊભું રહ્યું કોઈને કાંઈ ન કરે કેટલાક નીડર ઉંદરો હતા ને જે ડરતા નહોતા એ ઉંદર એની પાસે ગયા એમાંથી એક ઉંદરે પૂછ્યું તમે આ શું કરો છો તમે આ શું કરો છો શિયાળ કે હું તપ કરું છું અને માત્ર હવા ખાઈને જીવું છું હવા સિવાય હું બીજું કશું ખાતો નથી હું તપ કરું છું લો બોલો ઉંદરો તો આ સાંભળીને ખુશ થયા અને બોલ્યા શિયાળ મહારાજની જય શિયાળ મહાત્માની જય બોલો શિયાળ મહારાજની જય એમ બોલીને એક પછી એક બધા ઉંદર આ શિયાળભાઈને પગે લાગ્યા હો એના પગમાં પડી ગયા કે અરે વાહ આપણા જંગલમાં તો એક તપ કરનારું શિયાળ આવ્યું છે અને કોઈને ખાતું નથી માત્ર હવા ખાય છે છેલ્લે રહેલા ઉંદરને શિયાળે પકડી લીધો એમ રોજ સવાર સાંજ ઉંદરો આવે ઉંદરના શિયાળના પગમાં પડે અને વળી જાય ત્યારે શિયાળ રોજ છેલ્લે રહેલા ઉંદરને પકડે ને ખાય કોઈને ખબર ન પડે હો છેલ્લે જે શિયાળ ઉંદર હોય ને એને શિયાળ ખાય ધીરે ધીરે ધીરે ઉંદરોની સંખ્યા જંગલમાંથી ઓછી થવા લાગી ઉંદરોના રાજાને ખ્યાલ આવ્યો કે કાંઈક ગરબડ છે એક દિવસ તેણે બધા ઉંદરને કહ્યું હવે શિયાળ મહાત્મા પાસે જાઓ ત્યારે હું સાથે આવીશ અને છેલ્લો હું રહીશ તમે થોડે આગળ જતા રહેજો હવે સમય ગયો એટલે ઉંદરોનું ટોળું તો શિયાળના દર્શને ગયું દર્શન કરીને હાથ જોડીને પગે લાગીને એક પછી એક ઉંદર પાછા જવા લાગ્યા છેલ્લે રહ્યો ઉંદરોનો પેલો રાજા એ દર્શન કરીને પાછો જતો હતો ત્યાં શિયાળે લુચ્ચાઈ કરીને તેને પકડ્યો તરત જ ઉંદર રાજાએ આ શિયાળના નાક પર ચડી ગયા અને કરડ્યા બટકું ભરી લીધું શિયાળના નાક ઉપર અને કે એ ઢોંગી તપનું નાક નાટક કરતો હતો અને મારા ઉંદરોને આમ ખાતો હતો એમને સાલા ઢોંગી હવે તું બચી રહ્યો એમ કરીને ઉંદરોના રાજાએ તો શિયાળને કેટલાય બટકા ભરી લીધા અને બધા ઉંદરોને બોલાવ્યા પાછા પાછા આવો જલ્દી બધા બધા ઉંદરો ત્યાં આવ્યા અને એક સાથે શિયાળ ને કરડવા લાગ્યા અહીંયા પગે બટકું ભરે ને પૂંછડીએ બટકું ભરે ને પેટ ઉપર બટકું ભરે ને શિયાળ તો એવું હેરાન હેરાન થઈ ગયું કે માન માન ત્યાંથી ભાગ્યું હો પછી તો ભાઈ બધા ઉંદરો શાંતિથી ત્યાં જંગલમાં રહેવા લાગ્યા અને શિયાળને બગાડી મૂક્યું તો ભાઈ આવી હતી આ લુચ્ચા શિયાળ અને ઉંદરોના રાજાની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તો પછી તમે આ વાર્તા તમારા ભાઈબંધ ને બેનપણીને કહેજો પાછા હો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો